પુરુષનું બાળ સ્વરૂપ સુરદાસજીને બહુ ગમે બાળકૃષ્ણનું ધ્યાન કરે બાળકૃષ્ણની લીલાનું વર્ણન કરે લીલાનું ચિંતન કરે છે પ્રેમથી કીર્તન કરે છે ચરિત્રમાં એવું લખ્યું છે સુરદાસજી મહારાજ કીર્તન કરતા હોય ને ત્યારે નાનકડા બાળકૃષ્ણલાલ સુરદાસજીના સન્મુખ બેસીને તે કીર્તન સાંભળે સુરદાસજીના કીર્તનમાં ભગવાનને આનંદ આવતો હતો કીર્તન ભક્તિ ભગવાનને અતિશય પ્રિય છે સુરદાસજી જાણતા નથી કે મારું કીર્તન કોણ સાંભળે સુરદાસજીના સન્મુખ બાલકૃષ્ણલાલ વિરાજે સુરદાસજી બોલે છે તે સાંભળે આનંદ આવે છે કેવું બોલે મારા બહેનનો કેવો પ્રેમ છે સુરદાસજીનો એક નિયમ હશે કોઈ માનવ પાસે માગવાનું નહીં ગમે તે થાય અતિશય જયારે ભૂખ લાગે ને ત્યારે બાલકૃષ્ણલાલ પાસે માગે ત્યારે મને ભૂખ લાગી હું કોઈ માનવ પાસે નહીં માગું એવો એમનો નિયમ હતો સુરદાસજી જયારે ભગવાન પાસે માગે ભગવાન એક એકને પ્રેરણા કરે કે મારા સુરદાસને તમે આપો નાના મારા કપડાં ફાટી ગયા મારી પાસે કપડાં નથી હોતા બાળકૃષ્ણ પાસે જ માગવાનું એવો એમનો નિયમ હતો એકવાર એવું થયું સુરદાસજી જતા હતા આંખે દેખાતું નથી રસ્તામાં મોટો ખાડો હતો અને તે ખાડામાં સુરદાસજી પડ્યા મોટો ખાડો છે બહાર નીકળી શકતા નથી દેખાતું નથી બહુ ગભરાયા તે સમયે બાલકૃષ્ણલાલ ત્યાં આવ્યા સુદાજીનો હાથ પકડીને બહાર કાઢ્યો દેખાતું નથી કોને મારો હાથ પકડ્યો પૂછે છે તમે કોણ છો મને તમે કેમ બહાર કાઢો કે વાવા નંદગામનો એક ગોવાળનો હું દીકરો છું હું ગોવાળ છું હું ગાયોને લઈને આ બાજુ આવ્યો હતો તમે ખાડામાં પડેલા તો તમને હું બહાર કાઢવા માટે આવ્યો સુરદાસજી વિચાર કરવા લાગ્યા આ કોણ ભગવાનનો દીકરો છે કોને મારી પડી છે મારા માટે ખાનામાં કોણ આવે સુરદાસજીને ખાતરી થઈ આ તો મારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ એ મને ખાડામાંથી બહાર કાઢે લાલાને પકડવા ગયા ત્યારે છટકી જાય સુરદાસજી બોલ્યા છે તમે બળવાન છો હું દુર્બળ છું તમે સર્વજ્ઞ છો હું અલ્પજ્ઞ છું તમે ઈશ્વર છો હું જીવ છું તમે સિંધુ છો હું બિંદુ છું હાથ છુડાતે જાત હો નિબલ જાન કે મોહી તમે બળવાન છો હાથ છોડીને જાઓ તે શું આશ્ચર્ય લોકો તમને બળવાન માને છે પણ હું તમને બળવાન ત્યારે માનીશ કે તમે મારા હૃદયમાંથી જયારે બહાર નીકળો શું દાસજીએ પરમાત્માને પ્રેમથી હૃદયમાં બાંધી રાખ્યા જાહુગે જબ હૃદય હશે સબલ ગે તોડી વૈષ્ણવોનું પ્રેમ બંધન પરમાત્મા તોડી શકતા નથી પરમાત્મા અતિ ઉદાર છે જે પરમાત્મા સાથે પ્રેમ કરે એને પરમાત્મા પરમાત્મા બનાવે છે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કોઈ કોઈ વખત ભગવાન જયારે બહુ રાજી થાય છે ત્યારે જીવને પોતાના કરતા મોટો બનાવી દે છે જે તને મારી હા ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી કે શ્રી કૃષ્ણ આજે ના પાડે છે કે યુદ્ધમાં હું શસ્ત્ર નહીં લઉં હું એવી રીતે યુદ્ધ કરીશ એમને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે શ્રી પ્રતિજ્ઞા છે કે કૌરવ પાંડવોના યુદ્ધમાં હું હાથમાં શસ્ત્ર નહીં લઉં ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે શ્રી કૃષ્ણ હાથમાં શસ્ત્ર ન લે તો હું ગંગાજીનો દીકરો નથી હું ગંગા પુત્ર છું હું એવી રીતે લડીશ કે એમને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે અર્જુનને બહુ બાણ માર્યા છે અર્જુન ઘાયલ કર્યો આજે વીસમાં આવેશમાં છે ઉપરથી બાણ મારે છે પ્રભુએ જોયું અર્જુન મૂર્છામાં પડ્યો આજે તો આ લોહો બહુ આવેશમાં આવ્યો છે મને અર્જુનને મારી નાખશે કે શું પછી તો પ્રતિક્રિયા કરી ખાડામાં બધું ભૂલી ગયા પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં અર્જુન ઉપર એમનો એવો પ્રેમ હતો તે પ્રતિજ્ઞા ભૂલી ગયા છે રથમાંથી કૂદી પડ્યા છે હાથમાં ચક્ર લઈ ભીષ્મને મારવા દોડ્યા ભીષ્મની પ્રતિજ્ઞા સાચી થઈ ભગવાનની પ્રતિજ્ઞા ખોટી થઈ જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે તો ઈશ્વર જીવને કોઈ વખત પોતાના કરતા મોટો બનાવી દે તો તારી જીત અને મારી હાર ભગવાનની કોઈ દિવસ હાર થાય નહીં પણ જે જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન પણ એને મોટો બનાવી દે છે હાડકાર જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે એ જીવને પરમાત્મા પરમાત્મા બનાવે ગઈકાલે કથામાં વર્ણન કર્યું છે ગ્વાલ બાલ મિત્રોને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ ગયા છે ત્યારે ગોવાળોના સ્વરૂપો પ્રભુએ ધારણ કર્યા વાસુદાના સ્વરૂપ ભગવાન ધારણ કરે છે અને અનેક સ્વરૂપે પરમાત્મા ઘેર ગયા વાછડો કૃષ્ણ કામળી કૃષ્ણ ગોપબાળ કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સાથે રમે છે જે બીજા સાથે રમવામાં સુખ સમજે છે એને દુઃખ ભોગવવું જ પડે જે પોતાના સ્વરૂપમાં જ રમે છે એના દુઃખનો અંત આવ્યો જ્ઞાની પુરુષો આત્મ સ્વરૂપમાં રમે છે વાછડો કૃષ્ણ કામળી કૃષ્ણ ગોપ બાળક કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સાથે રમે છે ગઈકાલે કથા બધી વર્ણન કરી બ્રહ્માજીનો અભિમાન પ્રભુએ દૂર કર્યો છે બ્રહ્માજીને એવો અભિમાન હતો આ જગત હું બનાવું પ્રભુએ બ્રહ્માજીનો અભિમાન દૂર કર્યો છે બ્રહ્માજી જગત બનાવે છે વાત સાચી છે પણ બ્રહ્માજી જગત પંચ મહાભૂતના આધારે બનાવે છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય આ ચોવીસ તત્વોની સૃષ્ટિ તો ભગવાન કરે છે આ ચોવીસ તત્વો પ્રભુએ બનાવ્યા છે આ ચોવીસ તત્વના આધારે બ્રહ્માજી પછી જગત બનાવે પૃથ્વી જળતેજ વાયુ આકાશે કે બ્રહ્માજીએ બનાવ્યા નથી બ્રહ્માજીએ માનવ શરીર બનાવ્યું માનવ શરીરમાં બ્રહ્માજીએ આ ખાલી પૃથ્વી તત્વ રાખ્યું જળ તત્વ તેજ તત્વ વાયુ તત્વ અને આકાશ તત્વ આ ચાર તત્વો બે બે આની પ્રમાણમાં રાખ્યા અને બ્રહ્માજીએ માનવ શરીર બનાવ્યું વાસ્તવમાં આ ખાલી જલતત્વ રાખ્યું પૃથ્વી તેજ વાયુ આકાશ આ ચાર તત્વો બે બે આની પ્રમાણમાં રાખ્યા છે એને વેદાંતના ગ્રંથોમાં પંચીકરણ કહે છે બ્રહ્માજી જગત ઉત્પન્ન કરે છે પણ બ્રહ્માજીને પૃથ્વી જો તેજ વાયુ આકાશ પંચ પંચતત્વની જરૂર પડે પંચ તત્વના આધારે બ્રહ્માજી જગત બનાવે છે પણ શ્રી કૃષ્ણ જગત બનાવે છે ત્યારે શ્રી કોઈ પણ વસ્તુની જરાય જરૂર પડતી નથી કેવલ સંકલ્પ કરે કે જગત ઉત્પન્ન થાય બ્રહ્માજી પંચમહાભૂતના આધારે જગત બનાવે અને પરમાત્મા કેવલ સંકલ્પ કરે તો જગત ઉત્પન્ન થાય દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા લાગ્યો દ્રૌપદીએ પરમાત્માનું સ્મરણ કર્યું દ્વારકાનાથ દોડતા ગયા દ્રૌપદીને સુંદર સુંદર સાડીઓ પહેરાવી છે દ્રૌપદીને પ્રભુએ જે સાડીઓ પહેરાવી તે કોઈ મિલમાં તૈયાર થઈ હશે ભગવાન ક્યાંથી લાવતા હશે એ કેવળ ભગવાનનો સંકલ્પ હતો દુર્યોધન મહામૂર્ખ છે સાડીઓનો ઢગનો થયો છે એ દુર્યોધન જોવા લાગ્યો કે આવી સાડી તો કોઈ બજારમાં મળતી નથી આ તો બહુ સરસ સાડીઓ છે આ ઉઠાવીને પાંચ દસ લઈ જવું તો રાણી વચેરી રાજી થઈ જશે તે મૂર્ખો ઉઠાવવા ગયો ત્યાં શું હતું શ્રી કૃષ્ણનો એ સંકલ્પ હતો ભગવાન સંકલ્પ સૃષ્ટિ કરે છે બ્રહ્માજી પંચ મહાભૂતના આધારે જગત બનાવે પણ પરમાત્મા જગત બનાવે છે ત્યારે ભગવાનને કોઈ વસ્તુની જરાય જરૂર પડતી નથી કેવલ સંકલ્પ કરે છે બ્રહ્માજીને ખાતરી થઈ શ્રી કૃષ્ણ દેવ નથી શ્રી કૃષ્ણ સર્વ દેવોના દેવ પરમાત્મા છે પરમાનંદ થયો છે ગઈકાલે આપણને આ બધી કથા સંભળાવી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે બાલકૃષ્ણલાલ ધીરે ધીરે મોટા થયા છે પૂરા થયા છે દાદાને હવે સાતમું વર્ષ બેઠું એક દિવસ દાદાએ માને કહ્યું કે માં હું મોટો થયો ને માં ગાયોની સેવા કરવી આજ સુધી વાછડાને લઈ જતા હતા અને હું ગાયોને લઈ ગયો માં મને ગાયો બહુ હાલી લાગે માં મારે ગાયોની સેવા કરવી છે હવે મારે ગોપાળ થવું છે યશોદાનંદ રાધારાને સમજાવે છે ભાઈ કાં તું હજુ નાનો છું તું અગિયાર વર્ષનો થા કે પછી હું તને ગોપાલકૃષ્ણ બનાવી આજુ કનૈયો નાનો છે બેટા તને ખબર છે કેટલી ગાયો મારકણી હોય તને કોઈ ગાય મારે તો કે મને કોઈ ગાય મારે ગાયો મને બહુ સારી લાગે છે મારે ગાયોની સેવા કરવી છે ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે ને તો તમે ઘરમાં ગાય માતાને રાખો તમારું કલ્યાણ થશે ગાયની સેવા કરે ને એને બધા દેવો આશીર્વાદ આપે ગાયના શ્રીઅંગમાં બધા દેવો રહેલા જે ગાય માતાને રાજી કરે છે એ એને દેવો આશીર્વાદ આપે દાદાએ કહ્યું છે મારે ગાયોની સેવા કરવી કનૈયો બહુ હટ કરે હું ગાયોને લઈને જઈશ યશોદાજી દાદાને સમજાવે છે કે બેટા એ તો ગોળ મહારાજ તારા જન્માક્ષર જોઈને સારું મુહૂર્ત આપે એ સારા મુહૂર્તે મારે તને ગોપાળ બનાવવું તું ઉતાવળ કરે કેમ ચાલે યશોદાજીને બાલકૃષ્ણ પૂછે છે કે સારું મુહૂર્ત ક્યારે આવે છે અને ક્યારે આવે છે કે મારા હાથમાં છે એ તો ગોળ મહારાજ જે કહે તે માનવું પડે તે વાતો ચાલતી હતી તે સમયે ગરગા આવી ગયો સાનબંગે ઋષિ આવ્યા છે રાણાના મનમાં આવે ને કે તે તરત જ થવું જ જોઈએ થઈ જાય છે યશોદાજીએ ઋષિની પૂજા કરી છે અને કહ્યું કે મારા તમારા બાળકને હવે ગાયોની સેવા કરવાની બહુ ઈચ્છા કરી અને ગોપાલ થવું છે બહુ ઉતાવળ કરે છે તમે એનો આના જન્માક્ષર જોઈએ સારું ભૂળતા તે શાંડિલ્ય ઋષિએ રાણાના જન્માક્ષરનો વિચાર કર્યો અને પછી મુહૂર્ત આપ્યું છે કાર્તિક માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ જેને મહાપુરુષો ગોપાષ્ટમી કે છે તે મુહૂર્ત આપ્યું સાતમના રાત્રે તો લાલાને ઊંઘ આવતી નથી રોજનો નિયમ એવો હતો કે યશોદા મૈયા લાલાને જગાડે ત્યારે કનૈયો જાગે પણ આજે તો કનૈયો જ માની છે સાહેબ માથું ઉઠ માથું ઉઠ કે બેટા અત્યારથી ઉઠીને શું કરવું છે તો બે વાગ્યા છે એમાં મારે ગાયોને લઈને જવું બાકી હું સૂતો હતો ને ત્યારે સ્વપ્નમાં મને ગાયો દેખાયો જે દિવસે તમને સ્વપ્નમાં ગાય માતાના દર્શન થાય એ મોટું સુકન છે માનજો હવે કંઈક ભાગ્યોદય થશે ગાયમાં સર્વ દેવો રહેલા ના મને સ્વપ્નમાં ગાયો દેખાય કોકટ કાલમાં સ્નાન કર્યું છે સાંગલ્યાદી ઋષિઓ આવ્યા છે અને તે લાડાના ગાયોની પૂજા કરાવે ગાયોને લાડુ ખવડાવે છે ગાયોને આનંદ થાય છે અમારા માલિક અમને લાડુ ખવડાવે અમારો પ્રેમનો કેવો પ્રેમ છે ગાયોની પ્રદક્ષિણા કરી છે અને ગોપાલ કૃષ્ણ ગાયોને સાષ્ટાંગ વંદન કરે છે ગાયું હૃદયથી આશીર્વાદ આપે ગાય માતાના આશીર્વાદ કોઈ દિવસ વ્યર્થ જાય શાંડિલ્ય ઋષિની પૂજા કરી છે શાંડિલ્ય ઋષિએ આશીર્વાદ આપ્યા છે શાંડિલ્ય ઋષિએ રાણાને કહ્યું કે કનૈયા તું અમને પગે લાગ્યો પણ યશોદામાને પગે લાગ્યો ને તું માને પગે લાગ્યો તે સાત વર્ષનો કનૈયો દોડતો ઘરમાં જાય અને યશોદામાનું સાષ્ટાંગ માએ તે જોયું છે મારો બાળક હવે મોટો થાય એ ગાયની સેવા કરે ને બહુ સુખી થશે મારી તો ઈચ્છા હતી કે મને છોડીને બહાર જાઓ ને પણ ગાયોની સેવા કરીએ સારું શ્રી કૃષ્ણ ભગવાનને યશોદામાં ભોજન કરાવે આ બાજુ ગોળ બાળ મિત્રો બધા આવીને ઉભા છે યશોદામાં ભાગશાળી છે એક હાથમાં બલરામ છે અને એક હાથમાં બાલકૃષ્ણ શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ હાથમાં રાખે છે યશોદામાં જ્યાં બહાર આવે છે ત્યારે બધા બાળકો રાજી થયા અને કૃષ્ણ કનૈયા કી દાઉદી મહારાજ શ્રી કૃષ્ણ બળરામનો જય જયકાર કરે આનંદ થયો યશોદામાં સુંદર સામગ્રી સાથે આપે બાળકોને સમજાવે છે તમને કાઢ્યા પછી ભૂખ લાગે ને ત્યારે લાલા સાથે તમે બધા જમી શકો તમે મારા લાલાને હાથ એટલો જમજાનજીમાં સ્નાન કરવા જાય નહીં અત્યારે ઝાડ ઉપર ચડવા લાગ્યો તમે લાલાને હાચવજો લાલા સાથે તમે રહેશો બાળકોએ કહ્યું છે કે માથે જરાય ચિંતા કરીશ નહીં હું તો લાલાનો હાથ પકડીને જ ચાલવાનો છું તારા કરતા હું ચાર વર્ષે મોટો છું હું લાલાને હાંચવીશ જે જગતને હાચવે છે એને આ ગોવાળો પ્રેમથી હાચવતા હું લાલાને હાચવીશ હું ચાર વર્ષે મોટો છું માં કનૈયો કોઈ તોફાન કરવા લાગે ને તો પછી એને હું ધમકાવી કિશોરામાં સમજાવે છે મારો બાળકૃષ્ણ બહુ કોમળ છે એને ધમકાવશો એને પ્રેમથી સમજાવો કે પછી માનશે માનો એવો દિવ્ય પ્રેમ છે આજે શ્રી કૃષ્ણ ગાયોને લઈને જાય છે તતશ્ચ પૌગંડવયશ્રિતૌ રજે બભૂવ તુસ્તૌ પશુપાલસંમતૌ ગાશ્ચારયन्तौ सखिभिः समम् पदैः वृन्दावनम् પુણ્યમતીવ ચક્રતુ બાલ બાલ મિત્રો સાથે છે આજે શ્રી કૃષ્ણ ગોપાળ થયા છે દર્શન કરતી ગાયો ચાલે અને ગાયોને બહુ આનંદ થયો કાલ વનમાં શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે આવ્યા છે આ ગોળ કોઠાના અને ઝાડ સુગંધ આવે ફળ બહુ છે તે બાળકોએ કહ્યું કે કન્હૈયા ફળ ખાવાની બહુ ઈચ્છા નાના આગળ ઘરે ખાઓ કે શું ખાવ અહીંયા એક મોટો રાક્ષસ રહે અને તે કોઈને ફળ ખાવા દેતો નથી ફળ સડી જાય છતાં ખાવા દેતો નથી મેળવણ એ સમાજની સંપત્તિ અને આ ધેનુકાસુર ઘણા વર્ષોથી તાળવનમાં રહેતો હતો એ જબરદસ્તીથી માલિક થયો તે માલિક નહોતો બહુ દિવસોથી તાળવનમાં એ રહેતો હતો એ માલિક થઈને બેઠો કોઈને ફળ ખાવા દે નહીં ફળ સડી જાય કોઈ ખાવા આવે ને તો એને મારી નાખશે એની આકૃતિ ગઢેડાના જેવી હતી ધોયેલું કાસુર એ દેહાધ્યાસ શરીર તે જ હું છું શરીરનું સુખ એ જ મારું સુખ છે શરીરથી આત્મા જુદો છે એવું સમજે નહીં જાણે નહીં એ બધા રેણુકાસુર જેવા છે રેણુકાસુર એવો દુષ્ટ હતો આ બધું મારું જ છે મારા સુખ માટે છે બીજો કોઈ ફળ ખાવા જાય તો એને મારી નાખે ફળ સડી જાય કોઈને ખાવા દેતો નથી ઘરમાં કોઈ પણ વસ્તુ બગડે એના પહેલા એનો સદુપયોગ કરે એક જળ વસ્તુના અભિમાની એક એક દેવ છે કોઈ પણ જળ વસ્તુનું અપમાન કરે અનાદર કરે તો તે દેવનું અપમાન થાય પ્રત્યેક ફળના ફૂલના અભિમાની એક એક દેવો માન્યા છે આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કેરીના અભિમાની ઇન્દ્રદેવ એવું લખ્યું છે ઘરમાં કેરી બગડી જાય સડી જાય તો ઇન્દ્રદેવનું અનાદર થાય એક એક ફળના એક એક માલિક દેવ માન્યા છે અનાજના માલિક દેવ માન્યા છે અડદના માલિક દેવ શનિદેવ મહારાજ છે મગના માલિક દેવ બુધ નારાયણ છે ચણાના માલિક દેવ બૃહસ્પતિ છે એક એક અનાજના પણ માલિક દેવો છે ફળ ફૂલના માલિક દેવો માન્યા છે પ્રત્યેક જળ વસ્તુના અભિમાની દેવો છે કોઈ પણ જળ વસ્તુ ઘરમાં બગડી જાય તો દેવનું અપમાન થાય દેવ પછી શાપ આપે છે કોઈ પણ વસ્તુ બગડે એના પહેલા એનો સદુપયોગ કરો કોઈના મુખમાં જાય કેટલાકને એવી કૂટે હોય કે પ્રસાદને વાસ ના આવે ત્યાં સુધી બહાર કાઢતા જ નહીં અંદર અંદર જ રાખે એ વાસ આવવા લાગે ત્યારે પછી બહાર કાઢે એ સાપ આપશે ઘરમાં વસ્તુ બગડે છતાં કોઈને ખાવા ન દે એ બીજા જન્મમાં ધઢેરો થાય ધેનુકાસુરની આકૃતિ ગઢેડાના જેવી હતી એ સમાજની સંપત્તિ ઓલિયા કરીને બેઠો હતો હું જ માલિક છું આ બધું મારું જ છે શ્રી કૃષ્ણ આજે બલરામજીના વખાણ કરે છે કે મોટાભાઈ બધાને ફળ ખાવાની ઈચ્છા છે બલરામજી એને મારશે દાઉદજીએ કહ્યું કે તમે બધા ફળ ખાઓ એ આવે એટલે એને હું જોઈ લઉં બધા બાળકો ફળ ખાતા હતા અંતે ધેનુકાસુરને સહન થયું નહીં ક્રોધમાં દોડતો દોડતો આવ્યો બલરામજીને મારવા જાય છે એના બે પગ પકડી લીધા છે અને એને ગરગર ગરગર ગરગર ફેરવીને ઝાડ ઉપર જ પછાડ્યો જેનું ધેનુકાસુર મરે છે ત્યારે બધા બાળકો દાઉરી મહારાજ બલરામજીનો જય જયકાર કરવા લાગ્યા છે બલરામ શબ્દ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મની ઉપાસના બરાબર કરે એ દેહાધ્યાસમાંથી છૂટે છે શરીર તે હું છું એવું સમજે એને દેહાધ્યાસ કહે શરીરથી આત્મા જુદો છે બધા જાણે છે કે શરીરથી આત્મા જુદો છે પણ ઘણા ભાગે બધા શરીર તે હું છું એવું સમજીને જ વ્યવહાર કરે શરીરથી આત્મા જુદો છે જાણવાથી બહુ લાભ નથી એવો અનુભવ કરે શબ્દ બ્રહ્મની ઉપાસના કરવાથી અને તે શરીરથી જુદો આત્માનો અનુભવ થાય છે શરીર જળ છે આત્મા ચેતન છે આ જળ અને ચેતન આ બેની ગાંઠ પડી છે વેદાંત એમ કે છે કે આ ગાંઠ ખોટી છે ચેતનને જળ કેવી રીતે બાંધી શકે બરાબર છે ખોટી હોય ખરી હોય પણ આ ઘાસ ત્રાસ બહુ આપે ખોટું સ્વપ્ન જેમ દુઃખ આપે સ્વપ્ન ખોટું હોય આ ખોટી ઘાસ પણ અનેકવાર બહુ ત્રાસ આપે છે શબ્દ બ્રહ્મની જે ઉપાસના કરે વેદાંતના પુસ્તકો વાંચવાથી આ જળ ચેતનની ઘાસ છૂટતી નથી દાન આપવાથી કે યજ્ઞો કરવાથી આ ઘાસ છૂટે નહીં શાંતિથી બેસીને હું પરમાત્માનો અંશ છું હું પુરુષ નથી સ્ત્રી નથી એવો ભાવ રાખીને પ્રભુના નામનો જે સતત જપ કરે બલરામ શબ્દ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ બલરામ દેહાધ્યાસને ધેનુકાસુરને મારે છે ગ્વાલ બાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ ઘેરાયા નાનાએ વિચાર કર્યો આવતીકાલે મારે કાલી અને આગની ખબર લેવી મારા મોટા છે ને એ શેષ નાગનું સ્વરૂપ છે હું કાલી સજા કરવા જઉં અને કદાચ એમનો જાતભાઈ થાય અને તેથી જાતભાઈનું ઉપરાણું લઈને મને કહે જેને તું મારીશ નહીં અમારા બે ભાઈઓમાં મતભેદ થાય એ સારું નથી લાલાએ વિચાર કર્યો કે આવતીકાલે મોટાભાઈ ભાઈ ન આવે ને તો હું ભેદ કાળીઓ નાગને સજા કરી શકો મોટા ભાઈને હું કેવી રીતે કહું કે તમે ના આવો આજે હું થોડી ગમત કરું ભોજન થયું છે શ્રી કૃષ્ણ બલરામ પથારીમાં યશોદા મૈયા ત્યાં બેઠા છે અને બાલકૃષ્ણ એકદમ હસવા લાગ્યા યશોદાજીએ પૂછ્યું કે બેટા તું કેમ હસે છે તેમાં આ મારા મોટા ભાઈ છે ને કે આજે ગઢેડું મારીને આવ્યા આવું બોલ્યા તે બલરામજીને ઠીક લાગ્યું નહીં બલરામજીએ કહ્યું મા મા એ નહીં એનો આકાર થોડો ગધેડાના જેવો હતો પણ એ મોટો રાક્ષસ હતો મને રાક્ષસને માર્યો ને બધાને મેં ફળ ખવડાવ્યો રામાએ કહ્યું કે માં રાક્ષસની એ ગઢેડું જ હતું કે બલરામજીને મોટા ખોટું લાગ્યું છે કે નહીં તું આવું બોલે છે તારી મારી યારે કટ્ટી કરી આવજે કાલે હું તારી સાથે નહીં આવું મારા વિચાર કર્યો કે આવતીકાલે ન આવો તો જ મને ફાવે એમ છે પરમ દિવસે મોટા લઈને હું ફરી લાગીશ એમને સમજાવીને પછી લઈ તારાને બધું આવે કાલે મારી સાથે ન આવે તો સારું છે તે બલરામજી ઘરમાં રહ્યા છે પણ સ્વાર્થ છે એ સેવા કરી શકે જ નહીં દેશની સેવા સમાજની સેવા દેવની સેવા એ કરી શકો છો કે જેવો સર્વ સુખનો ભોગ આપ્યો મારે કોઈ સુખ ભોગવવું નથી મારું જીવન હવે કેવલ પરમાત્માના માટે છે અને વાર માનવ સેવાનું બહાનું કરીને સુખ ભોગવે અને તે વધારે સુખ ભોગવે છે ત્યારે કાર્યનાથ જેવો થઈ જાય કેટલાક લોકોને કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થાય ને તો પછી ઠાકોરજીનું નામ આગળ રાખે અને ભગવાનના માટે કંઈક બનાવો ભગવાન આરોગવાના છે એવો પ્રેમ હોય તો એ ભક્તિ છે પણ હું ખાઈશ કે મારા છોકરાઓને ખવડાવીશ સૂક્ષ્મ પણ એવી વાસના હશે તો એ ભક્તિ નથી એ આસક્તિ છે નામ ભગવાન દ્વારા ધરે છે કે ભગવાનના માટે કરવું અને કોણ ભગવાન પણ ગમત કરે છે ભગવાનના માટે તમે કંઈ બનાવો ને તો પછી ભગવાન પંદર વીસ ગરીબ વૈષ્ણવોને તમારા ઘેર મોકલશે કે મારા માટે ક્યાં બનાવ્યું છે બરફી બનાવી છે તમને આપશે જાઓ તમે અચાનક દસ પંદર જણા આવીને ઉભા રહે ને તો પછી કેટલાક વિચાર કરે છે આ બરફી આપવા જઈએ ને તો આપણા માટે શું રહેશે આ બધાને સાકરનો પ્રસાદ આપીને જૈન વિતરણ કરે એટલે ખોટું જ પૂજારી તો પૂજા કરે મનમાં રાખે આઠ અને બાર ભોગ ભીતર ધરે અને ચરણામૃત દે બાદ જો તુલસીજી જો ચરણામૃત આ બધા થયા પછી આપણે ઘરના ભેગા થઈને કહીશ ભગવાન ગરીબના મુખથી આરોગે ભગવાન સાધુ સંતોના મુખથી આરોગે ભગવાનના માટે બનાવ્યું છે એ મને મળવું જોઈએ મારા છોકરાઓને મળવું જોઈએ એવી આસક્તિ રાખે એ વાસના છે એ વિષ છે ઇન્દ્રિયોમાં જ્યાં સુધી વાસનાનું વિષ છે ત્યાં સુધી ઇન્દ્રિયોમાં ભક્તિરસ તપતો નથી ભક્તિ સંપ્રદાયના જેટલા આચાર્યો સંતો મહાત્માઓ થયા છે એ બધા સંતોમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ દેખાય છે ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી ભગવાન શ્રી મહાપ્રભુજી આ બધા આચાર્યો દક્ષિણ ભારતના છે દક્ષિણ ભારત ભક્તિનું પિયર છે ભક્તિ સંપ્રદાયના બધા જ સંતો મહાત્માઓ ઘણા ભાગે દક્ષિણમાં પ્રગટ થયા અને તે દક્ષિણ ભારતથી ભક્તિનો પ્રચાર કરતા ઉત્તર ભારતમાં બદ્રિકાશ્રમમાં ગયા સંતોમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ હોવાથી એ ભક્તિ સંપ્રદાયની સ્થાપના કરી શક્યા છે પણ આ સંપ્રદાયોમાં પાછળથી વિલાસી લોકો ઘૂસી ગયા અને વિલાસી લોકોએ ભક્તિને છિન્ન ભિન્ન કરી છે ભક્તિનો અર્થ એ છે પ્રભુમાં પ્રેમ રાખે અને ભક્તિ કરે પણ પ્રભુમાં પ્રેમ ત્યારે થાય કે સંસારના વિષયોમાં જયારે વિરાગ આવે વિષયો જેને બહુ મીઠા લાગે સંસાર જેને બહુ સરસ લાગે એ તો ભક્તિનું બહાનું કરીને સુખ ભોગવે છે એ કાર્ય જેવો થાય છે ત્યારે ભક્તિ છિન્ન ભિન્ન થાય યમુનાજીમાં કાર્યનાગ આવ્યો ત્યારથી યમુનાજીનું જળ બગડી ગયું સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન પ્રભુએ લીલા કરી છે કાવ્યનાગને આજ્ઞા કરી કે તું રમણક દ્વીપમાં જઈને રહેજો ઇન્દ્રિયોમાં રહેલું વાસનાનું વિષ બહાર કાઢવું હોય તો તમે પણ રમણક દ્વીપમાં જાઓ ઇન્દ્રિયોનું રમણ ભોગથી થતું નથી ઇન્દ્રિયોનું રમણ ભક્તિ રસથી થાય ભોગથી તો ઇન્દ્રિયો ઘસાય છે ભક્તિ રસથી ઇન્દ્રિયો પુષ્ટ થાય છે જેને ભક્તિમાં જ આનંદ આવે છે એવા સંતોનો સત્સંગ છે વિલાસી લોકોથી દૂર રહેજો વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે વિલાસી લોકોના સંગમાં રહીને વાસનાનું વિષ બહાર કાઢવું એ અશક્ય છે જેને ભક્તિમાં જ આનંદ આવ્યો એવા ભરણાનંદી સંતોનો સત્સંગ કરો કેટલાક સાધુઓમાં સંતોમાં જ્ઞાન તો હોય છે પણ એમને માયા પરોપકારમાં કોઈ સત્કર્મમાં એવી રીતે ફસાવી રાખે છે કે ભગવાનની ભક્તિ વધારે ન કરે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે પરોપકાર કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ પરોપકાર કરવા જતા રાગ દ્વેષ આવે સમભાવ રહેતો નથી આ ભાઈ લાયક છે આ ભાઈ લાયક નથી એને થોડું આપો આને વધારે આપો પરોપકાર કરવા જતા સમભાવ રહેતો નથી વિષમતા આવે કે વિષમતામાંથી વિરોધ ઉત્પન્ન થાય છે પરોપકારમાં એક દોષ પણ એવો છે પરોપકાર કરવા જતા હલકા લોકોનો સંગ કરવો જ પડે છે સમાજમાં બધા સારા મળતા નથી સમાજ સેવામાં પરોપકારમાં હલકા લોકોનો સંગ કર્યા વિના છૂટકો જ નથી જેને કાંદા ખાધા છે એ માણસ પાસે બેસો તો દુર્ગંધ આવે હલકા લોકોનો સંગ મનને બગાડે છે પરોપકાર કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે સમાજ સેવા કરતા પણ શ્રીકૃષ્ણ સેવા શ્રેષ્ઠ છે જે સાધુ સંતો મહાત્માઓએ સમાજની સેવા કરી છે એમને ખૂબ ભક્તિ કરી ભગવાનની શક્તિ મેળવી છે ભગવાન એમના હાથમાં આવ્યા પછી સમાજની સેવા કરવા ગયા ભગવાનની ભક્તિ કરે ને એને જ ભગવાન બુદ્ધિ અને શક્તિ આપે છે જે ભગવાનની ભક્તિને ગૌણ સમજે છે અને દેશ સેવા સમાજ સેવાના પાછળ પડે છે એને શક્તિ બુદ્ધિ કોણ આપશે શક્તિ અને બુદ્ધિ તો ઈશ્વર આપે છે જે ભક્તિને ગૌણ સમજે એને ભગવાનની શક્તિ મળતી નથી સમાજ સેવા કરતા પરોપકાર કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે પરોપકાર કરવા જતા અનેકવાર અભિમાન આવે છે મને કોઈ સ્વાર્થ નથી આ તો હું લોકોને સુખી કરવા માટે કરું હું વધારે રાયો છું રમણક દ્વીપમાં જવાની આજ્ઞા કરી છે એનો અર્થ એ છે કે જે ભક્તિમાં જ આનંદ આવે જે પરમાત્મા સાથે જ રમે છે એવા સંતોના સત્સંગમાં વાસનાનો વિષ બહાર નીકળશે અને ભક્તિનો રંગ લાગશે કાવ્યનાગને કહ્યું કે અહીંયા રહીશ નહીં રમણ તદ્વીપ માજા ભાગવતની કથા સંતો અનેક રીતે કરે કાવ્યનાગને નાચ્યો છે એટલે કોઈક વાર ભગવાન મિત્રો સાથે રમે છે દાવાગ્નિનું પાન કરે છે પ્રલંબાસુરનો ઉદ્ધાર કરે છે તે કથા છે સંસાર એ દાવાગ્નિ છે અનેક રીતે જીવને બાળવા પ્રભુએ કહ્યું બધા હાથ બંધ કરો તો હું મંત્ર બોલું મારા ગુરુએ મને મંત્ર આપ્યો ને ત્યારે એવું કહ્યું છે કે હું મંત્ર બોલું ત્યારે મને કોઈ જુએ તો મારો મંત્ર ફળે નહીં શાહીબાનુજી દાવાગની શૈલી છે બાળકોને આંખ બંધ કરવાની આજ્ઞા આપી બધા બાળકો આંખો બંધ કરે છે નાના તો એવું નહીં આંખ બંધ કર્યા પછી આંખ ઉપર બે હાથ રાખવાના તે બધા બાળકો આંખ ઉપર હાથ રાખ્યું નાનાને પૂછે છે કે કનૈ આંખ ઉઘાડું છે ના મારો મંત્ર જ ચાલે છે તું આંખ ઉઘાડે તો પછી મારો મંત્ર ફરે નહીં નાનાને કોઈ મંત્ર બોલવો નહોતો વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું અને દાવાદની પી ગયા છે સંસાર દાવાજ નહીં બધાને બાળવા આવે હાથમાં પૈસો ન રહે તો દારિદ્ર્ય દાવાજની બાળવા આવે છોકરાઓ કહ્યું ન કરે દાવાજની જ છે દાવાગ્નિનું સ્વરૂપ એક નથી અનેક સ્વરૂપે આ દાવાગ્નિ બાળવા આવે જયારે જયારે સંસાર દાવાગ્નિ બાળવા આવે ત્યારે આજ બંધ કરો એનો અર્થ એ છે સંસારનો સંબંધ છોડો છોકરો કહ્યું કરતો નથી એ મારો નથી ભગવાન મહારાજ એના પાછળ પડશો નહીં એક વાર બે વાર બહુ તો ત્રણ વાર એને સમજાવો માને તો ઠીક છે ના માને તો જય શ્રી કેટલાક લોકો એવા હોય છે માર પડે છે ત્યારે સમજે તમારી ફરજ બજાવો એના પાછળ પડશો નહીં આંખ બંધ કરી લેજો એનો અર્થ એ કે મનથી એનો સંબંધ છોડો જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે હું ભગવાનનો છું ભગવાન મારા છે આ ભાવમાં તન્મય થઈ પ્રભુના નામનો સતત જપ કરો આ દાવાગ્નિ શાંત થશે સંસાર દાવાગ્નિ બધાને મારવા પછી તો ઋતુઓનું વર્ણન કર્યું છે પછી વેણુ ગીતની કથા છે ગોપ્યક્તિમાચરદયમ કુશલમ સ્મવેણુ દામોદરાધર સુધામપి ગોપિકાનામ ભૂતે સ્વયં યદવશિષ્ટરસમ્રદિન્યો ऋष्यत्वचोऽश्रुमुचुः तरवो યથાર્યાः ભક્તિ જયારે વધે છે ત્યારે દૂરદર્શન દૂર શ્રવણ એવી સિદ્ધિ મળે ગોપીઓની ભક્તિ હવે વધી છે આજ સુધી ગોપીઓ દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે દોડતી દોડતી યશોદાજીના ઘેર જાય અને ત્યાં જઈને શ્રી કૃષ્ણના દર્શન કરે પણ હવે ગોપીઓની ભક્તિ વધી છે હવે યશોદાજીના ઘેર દોડતી દોડતી જતી નથી ગોપી જ્યાં બેઠી છે અને ત્યાં એ પ્રભુનું સ્મરણ કરે તેને ભગવાન દેખાય તમે ઘર છોડીને મંદિરમાં દર્શન કરવા જાઓ ને એ સારું છે એના કરતા વધારે સારું એ છે કે તમે શાંતિથી બેસીને પ્રભુનું સ્મરણ કરો તમે જ્યાં છો ત્યાંથી તમે ભગવાનના દર્શન કરો કેટલાક તો એવા હોય છે કે કથામાં બેઠા બેઠા એમને આખું ઘર દેખાય કેમ દેખાય કેવી રીતે દેખાય ઘરમાં મમતા છે મન ઘરનું સ્મરણ કરે છે તેથી દેખાય ગોપીઓની ભક્તિ વધી છે ગોપીઓને હવે ઘરમાંથી શ્રી કૃષ્ણના દર્શન થાય ગોપી ગંગાજીના કિનારે જળ ભરવા જાય ત્યાં શ્રી કૃષ્ણ દેખાય ગોપીને ઝાડમાં કનૈયો દેખાય પ્રેમ એ બહુ વધ્યો છે ગોપીને જગતમાં જ્યાં નજર જાય ત્યાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ દેખાય ગોપીઓ ઘરમાંથી જ રાજાની વાસળી સાંભળે છે શ્રી કૃષ્ણ ગાયોને લઈને ગિરિરાજમાં જાય પણ ગોપીને તો ગિરિરાજમાં વિરાજેલા શ્રી દર્શન ઘરમાંથી જ થાય ઘરમાંથી ગોપી લાલાની વાત એવી પણ સાંભળ્યો એક એક લીલાના દર્શન ઘરમાંથી જ કરે છે ગોપીઓનો એવો નિયમ હતો ઘરનું કામ જ્યાં પૂરું થાય કે આંખ બંધ રાખીને શ્રીકૃષ્ણનું ધ્યાન કરે ઘરનું કામ પૂરું થાય ત્યારે પ્રેમથી પ્રભુના નામનો જપ કરે શ્રી કૃષ્ણની મધુર લીલાનું વર્ણન કરે ગોપી ઘરનું કામ તો કરે છે પણ લાલાની આજ્ઞા સમજીને કરે અને ઘરનું કામ એટલું જ કરે છે કે જે કર્યા વિના છૂટકો જ નથી અતિ પ્રવૃત્તિ અને ભક્તિ આ બેનો વિરોધ છે પ્રવૃત્તિ બહુ વધારશો નહીં જેની બહુ જ આવશ્યકતા છે એટલી જ પ્રવૃત્તિ કરો જીવનનું લક્ષ્ય પૈસો નથી પરમાત્મા છે ઘરમાં કોઈ ભૂખ્યો ન રહે અને આંગણે આવેલાને આપતા સંકોચ ન થાય એટલો જ પૈસામાં પ્રેમ રાખો જીવન પરમાત્માના માટે છે ગોપીઓ ઘરનું કામ તો કરે છે એ લાલાની આજ્ઞા સમજીને કરે પણ ઘરનું કામ એટલું જ કરે છે કે જે કર્યા વિના છૂટકો જ નથી જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલો વધારે બોલશો નહીં જે કામ કરવાની બહુ જરૂર હોય એ જ કામ કરો પ્રવૃત્તિ વધારશો નહીં જેનો વિચાર કરવાની જીવનમાં બહુ જરૂર છે એ જ વિચાર કરો વિવેકથી પ્રવૃત્તિ કરી અને જ્યાં ઘરનું કામ પૂરું થાય તે શાંતિથી બેસીને ભક્તિ કરો ઘરનું કામ પૂરું થયા પછી તમે શું કરો કેટલાક તો એવા હોય છે ઘરનું કામ પૂરું થાય ને કે પાડોશીને ત્યાં વાતો કરવા જાય છાપામાં શું આવ્યું છે કેટલાક તો એવા હોય છે કે પાડોશી સાથે બોલતા પણ એમને સંતોષ થતો નથી ત્યારે પછી રસ્તે કોઈ જતો હોય ને એને બોલાવશે અહીંયા આવો અહીંયા બેસો ને થોડીક વાતો કરી બેસો મારું તો સત્યાનાશ થયું જ છે તું મારી પાસે આય કે તારું બરાબર સત્યાનાશ વાળું છું કથા સાવધાન થવા માટે હસવા માટે નથી વધારે ભૂલશો નહીં જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલવું જે વિચાર કરવાની જીવનમાં બહુ આવશ્યકતા હોય એવા જ વિચાર કરો ખોટા વિચાર કરીને શક્તિનો વિનાશ ન કરો જે વિચાર કરવાથી આપણને વર્તમાન જીવનમાં કોઈ લાભ નથી એવા વિચાર શા માટે કરો એક ભાઈ અમને પૂછતા હતા કે મારા કાગડાને દાંત કેટલા હશે એ આ બધી પંચાયતો શું કરવા કરે કાગડાના દાંતનો વિચાર કરવાથી તને કઈ જીવનમાં લાભ છે વૃથા ચિંતન વૃથા ભાષણ અને વૃથા ક્રિયા આ ત્રણ ભક્તિના શત્રુ છે માનવને ખબર નથી મારા માથે કેટલો બોજો છે મારે પ્રભુના ચરણે જવું છે જેને ભગવાનના દર્શનની ઈચ્છા છે જે પ્રભુના માર્ગે આગળ વધે છે એનું જીવન જ કઈ જુદું હોય એને જગતનો વિચાર કરવાની ફુરસદ નથી એને જગતનો વિચાર કરવાની ઈચ્છા થતી નથી ગોપીઓનો નિયમ છે ઘરનું કામ પૂરું થાય તે શાંતિથી બેસીને અને શ્રી કૃષ્ણનું ધ્યાન કરે કૃષ્ણ કીર્તન કરે નાનાની વાસળી સાંભળે છે અને ત્યારે વાસળીની વાતો કરે અરે સખી આ વાસળી બહુ ભાગશાળી અયમ વેણુ કુશલમ કિમાચરત આ વાસળી છે ને એ લાલાની રાણી થઈ છે પરમાત્મા સાથે જે લગ્ન કરે ને એને કેવો આનંદ મળતો હશે હું તને શું કહું આખો દિવસ તો આ વાસળી હાથમાં જ હોય છે સાથે જ રહે છે એ ભોજન કરવા બેસે ને તો એ કેડમાં બાંધી રાખે છે મેં એવું સાંભળ્યું છે કે રાત્રે પથારીમાં વાસળી સાથે સુઈ જાય એમને વાસળી વિના ઊંઘ આવતી નથી આ વાસળી દાદાની રાણી થઈ છે રાણી જેમ ગાદીમાં બેસે છે ને એવા વાસળી મહારાણી શ્રી કૃષ્ણના કોમલ હાથરૂપી ગાદીમાં બેસે આ વાસળી મહારાણીનો અરેડવાનો તથ્યો તું જાણે છે લાલાનો જે અધરોષ્ઠ છે એ જેનો અરેડવાનો તથ્યો છે આ પાપેનો છે ને અને તે જ પંખો છે આ છે છે મહારાજની સેવા કરે છે આ વાસળીએ એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાનને વાસળી વિના ઊંઘ આવતી નથી પરમાત્માની રાણી થઈ છે અયમ વેણુ કુશલમ કિમાચરત ગોપીઓ વાસળીને પૂછે છે એવું તે શું પુણ્ય કર્યું છે મારે શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવું મને તું બતાય એવું તે શું પુણ્ય કર્યું કે ભગવાનને તારા વિના ગમતું નથી તારી વાસળીએ કહ્યું કે મેં બહુ તપશ્ચર્યા કરી મેં તડકો સહન કર્યો મેં ઠંડી સહન કરી મેં વરસાદ સહન કર્યો લોકોએ મને કોતરી તે મેં સહન કર્યું મારા શરીરમાં સાત કાણા પાડ્યા તે મેં સહન કર્યું કેટલાક તો એવા હોય છે એમની જગ્યામાં કોઈ બેહી જાય ને કોઈ પાંચ દસ મિનિટ આંખમાં ખૂચે છે મારી જગ્યામાં બેહી ગયો વાસ્તવિક એ છે મને અંદરથી કોતરી મારા શરીરમાં સાત કાણા પાડ્યા તે મેં સહન કર્યું જે ગમ ખાય છે માલિકને બહુ ગમે મનને શાંત રાખીને માન અપમાન સુખ દુઃખ સહન કર વાસઈએ કહ્યું કે મેં બહુ દુઃખ સહન કર્યું છે અને ત્યારે પ્રભુએ મને અપનાવ્યું છે મારામાં એક બે નહીં અનેક ગુણ છે મારા અંદર કોઈ ગાંઠ નથી અંદર ગાંઠ હોય એ ભગવાનને ગમે નહીં જેના અંદર ગાંઠ નથી એને ભગવાન હાથમાં રાખે છે વાસ્તવમાં કોઈ ગાંઠ નથી